નિષ્પક્ષપાતી મોક્ષ માર્ગ મોક્ષ હશે કે નહીં હા એ તો વિશ્વાસ છે માટે માર્ગ પણ હશે અને એના જાણકાર પણ હશે ખરા ને હા અમે તેના જાણકાર છીએ આ સાંતાક્રુઝનો માર્ગ બતાવનાર તો મળી આવે પણ મોક્ષનો માર્ગ તો બહુ સાંકડો ને ભૂલભુલામણીવાળો છે તેનો બતાવનાર મળવો અતિ દુર્લભ છે તે જો મળી જાય તો એ મોક્ષદાતા પાસેથી માગી લેવાનું હોય જ ને this is the only cash bank in the world અમે એક જ કલાકમાં તમારા હાથમાં રોકડો મોક્ષ આપી દઈએ છીએ અહીં ક્યાં મહિના સુધી અમે શ્રદ્ધા રાખવા કહીએ છીએ શ્રદ્ધા રાખ શ્રદ્ધા રાખ એમ જે કહે છે એમને તો આપણે ખખડાવીએ કે પણ અમને શ્રદ્ધા આવતી નથી ને તમે કંઈક એવું બોલો કે જેથી અમને શ્રદ્ધા આવે પણ શું કરે દુકાનમાં માલ હોય તો આપે ને ક્રોધની દુકાનમાં શાંતિનું પડીકું માગવા જઈએ તો મળે ના મળે ભગવાને શું કહેલું કે મોક્ષ તો પા માઇલ છેટે છે અને દેવગતિ કરોડો માઇલ દૂર છે પણ નિમિત્ત મળવું જોઈએ એના વગર મોક્ષ નહીં મળે જેને મોક્ષ થયેલો છે એ જ મોક્ષ આપી શકે આ તો બૈરી છોકરાને છોડીને ગયા અને માને કે માયા મમતા છૂટી ગઈ ના તું જ્યાં જઈશ ત્યાં મમતા નવી વળગાડીશ મમતા તો મહી બેઠી બેઠી વધ્યા કરે એ તો જ્ઞાની પુરુષનું જ કામ જેમ દવા આપવી એ ડૉક્ટરનું કામ તેમ આ કરિયાણાવાળાને પૂછીએ કે હાર્ટ એટેક આવ્યો છે તો દવા આપ તો એ શું કહેશે કે જાઓ ડૉક્ટર પાસે આ તો ભગવાનની વાત સમજ્યા નહીં ને ચોપડવાની દવા પી ગયા પછી થાય શું મોક્ષ પોતાની પાસે જ છે આત્મા પોતે જ મોક્ષ સ્વરૂપ છે આ મન તો જાત જાતનું દેખાડે એને માત્ર જોવાનું અને જાણવાનું હોય મનને તે દેખાડવું એનો ધર્મ મનોધર્મ છે અને આપણો ધર્મ જોવા જાણવાનો છે પણ જો તેની સાથે તન્મયાકાર થાય શાદી સંબંધ થાય તો હેરાન કરે મોક્ષ એટલે મન વચન કાયાથી મુક્તપણું પોતાનું સ્વતંત્ર સુખ કોઈના અને પોતાના મન વચન કાયા અસર ના કરે મન વચન કાયાનું કેવું છે કે આ દુકાન હોય ત્યાં સુધી આપણી દુકાનનો માલ બીજે જાય અને બીજાની દુકાનનો માલ આપણી દુકાને આવે એવું છે ભગવાને કહ્યું કે મોક્ષ માટેનું ચારિત્ર તે તો આજે ક્યાંય જરાય રહ્યું નથી દેવગતિ માટેના ચારિત્ર છે ખરા મોક્ષ માટે તો ભગવાનની આજ્ઞામાં રહે આત્મજ્ઞાન થાય પછીનું ચારિત્ર એ ચારિત્ર મોક્ષ આપે